એવી જ રીતે બીજ મધ્યભાવ વૃક્ષરૂપ મધ્યભાવ એટલે વૃક્ષરૂપ અને ફલરૂપ હોવાનું કહીને શ્રવણ કરનારાઓને સાવધાન કરીને નીચેના શ્લોકથી શાસ્ત્રનો આરંભ કરે છે નૈમિતે નિમિત ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમ આસત વિષ્ણુના ક્ષેત્ર નૈમિષમાં સૌનક વગેરે ઋષિઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા એક હજાર વર્ષ ચાલે એવો સત્ર કરતા હતા અહીં અહીં ભાગવતના પરંપરાથી પ્રાપ્ત થયેલા સાત અર્થો કથાના અર્થથી જુદા છે તેથી બીજી ટીકાઓમાં તે કહેલા નથી શાસ્ત્રમાં સ્કંદમાં પ્રકરણમાં અધ્યાયમાં વાક્યમાં શબ્દમાં અને અક્ષરમાં સાત પ્રકારે એક અર્થ વિરોધ વિનાનો હોવાનું જાણનાર મુક્ત થાય છે એમ તે નિબંધમાં કહેલા છે તે પૈકી આનંદરૂભરીની લીલા એ શાસ્ત્રાર્થ છે કારણ કે આ સંહિતા ભક્તિ આ સંહિતા ભક્તિ ઉત્પન્ન કરનારી છે સૃષ્ટિ એટલે અહીંયા એવું કહેવા માંગે છે એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે ભાગવતમાં પરંપરાથી પ્રાપ્ત થયેલા સાત અર્થો કથાના અર્થથી જુદા છે એટલે મહાપ્રભુજીએ ભાગવત પ્રકરણની અંદર જે ભાગવતજી ભાગવતને સાત અર્થથી સમજાવ્યું છે એ પરંપરાથી જે અર્થ પ્રાપ્ત થાય છે એટલે બીજા લોકોએ જે અર્થ પ્રાપ્ત કર્યા છે એનાથી અલગ છે એ એ કયા કયા છે એ અહીંયા કહે છે કે શાસ્ત્રાર્થ સ્કંધાર્થ પ્રકરણાર્થ અધ્યાયાર્થ વાક્યાર્થ શબ્દાર્થ અને અક્ષરાર્થ આ સાત આ સાતેનો અર્થ અર્થ વિરોધ હોવાનો એટલે એનો એક જ પ્રકારે અર્થ કરવો જોઈએ એમાં વિરોધ ના હોવો જોઈએ એટલે આપણને તે વખતે શ્યામુબાબાએ એવું સમજાવ્યું હતું કે શાસ્ત્ર એટલે આખું સમગ્ર ભાગવત શાસ્ત્રથી માંડીને એનો કોઈ પણ અક્ષર નો અર્થ શ્રી કૃષ્ણ સિવાય બીજો કંઈ જ ના હોવું જોઈએ એ પ્રકારે મહાપ્રભુજી એના અર્થ કરેલા છે એવું અહીંયા અર્થ થઈ રહ્યા છે એટલે એ સાત પ્રકારે એક અર્થ વિરોધ વિનાનો હોવાનું જાણનાર મુક્ત થાય છે અને આવી રીતે જો કોઈ ભાગવતજીને સમજે છે તો એ મુક્ત થાય છે એમ ત્યાં નિબંધમાં એટલે કે નિબંધના ભાગવત આ પ્રકરણમાં કહેલું છે તે પૈકી આનંદરૂપ હરિની લીલા એ શાસ્ત્રાર્થ છે એટલે શાસ્ત્રાર્થ સમગ્ર ભાગવત શાસ્ત્રનો અર્થ શાસ્ત્રાર્થ જો આપણે કરીએ તો એ આનંદરૂપ હરિની લીલા છે કારણ કે આ સંહિતા ભક્તિ ઉત્પન્ન કરનારી છે એટલે ભક્તને તો ભગવાનની લીલાનું જ અનુભૂતિ બધી જગ્યાએ થાય એટલે જો એની દ્રષ્ટિ આવી થાય તો એને એનામાં ભક્તિ ઉત્પન્ન થાય કે સમગ્ર ભાગવત શાસ્ત્રમાં બતાવેલો જે અર્થ છે એ કૃષ્ણની લીલા જે છે એ સિવાય ત્યાં આગળ બીજું કંઈ જ વર્ણન કરવામાં નથી આવ્યું સૃષ્ટિ વગેરે ભગવાનની લીલાઓ છે એમ જાણવામાં આવે ત્યારે ભક્તિ થાય કાર્ય છે એમ જાણવામાં આવે તેથી ના થાય એટલે ભગવાનનું કાર્ય છે એમ જો કોઈ દ્વૈતનો એમાં સમજે તો એ ત્યાં આગળ ભક્તિ ઉત્પન્ન ના થાય પણ આ કૃષ્ણએ જ કરેલી લીલાઓ છે એમ જાણે તો એ ભક્તિ ઉત્પન્ન થાય કૌતુક વાળાની પ્રયાસ એમાં બેમાં અંતર છે એટલે જેમ તાર્કિક વિચારથી અગર સૃષ્ટિના સંબંધમાં એવું વિચારવામાં આવે કે આ સૃષ્ટિ એક પરિણામ છે અને બ્રહ્મ છે એ પરિણામી છે કારણરૂપ છે જેમ ઉપનિષદમાં સામાન્ય રીતે પણ કરવામાં આવે છે યતો વાયુમાની પોતાની જાયંતી વગેરેમાં પણ કાર્ય અને કારણ કે કોદ અને ઇફેક્ટ આ રીતે શુષ્ક તાર્કિક દ્રષ્ટિથી આ સૃષ્ટિનો વિચાર કરવામાં આવે તો તત્વબોધ તો થાય પરંતુ એનાથી એ તત્વબોધ ભક્તિને પેદા કરવામાં એટલું સહાયક ન થાય પરંતુ દ્રષ્ટિને ભગવાનની લીલાના રૂપમાં જો આપણે સમજી શકીએ કે આ પ્રભુએ પોતાની આત્મક્રીડા માટે બનાવ્યું છે અને એમાં પ્રગટ થયેલું જે કઈ પણ રૂપ છે નામ છે ક્રિયા છે તે બધી એ ગુજરાતની પ્રભુની પોતાની લીલા છે ક્રીડા છે તો આપણા અંદર આ દ્રષ્ટિ બોધથી આ પ્રકારના બોધથી આપણને પ્રભુ પ્રત્યે ભક્તિ થઈ શકે આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો તમને નથી આવતો કે બીજાને પણ એવું જણાય છે જરા કહો તો મને ખબર પડે જે આપે જે કહ્યું ને બરાબર કશું ના સાંભળી શકાય જે આપનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો છે હેલો હા જીજી હા કદાચ એવું હોઈ શકે તમારો ત્યાંનો વોલ્યુમ વધારીને જોઈ લો કોકટેલ જે જે ફૂલ વોલ્યુમ છે કોકટેલનું પણ આપનો અવાજ એકદમ ધીમો અને અસ્પષ્ટ આવે છે હા અત્યારે તો મારી પાસે એનો બીજો કોઈ ઉપાય નથી ત્યાં ભરૂચમાં તમને કેવું સંભળાય છે જોડાયા હો તો જણાવો જી જે એફસીસી પર થોડો એવો અસ્પષ્ટ જ અવાજ આવે છે એફસીસી પર પણ થોડો અસ્પષ્ટ જ અવાજ આવી રહ્યો છે ધીરો અને અસ્પષ્ટ થોડો તૂટે છે જે જે અવાજ અવાજ તૂટે છે અત્યારે હવે બરાબર આવ્યો થોડો અવાજ બરાબર મોટો થયો અચ્છા હું એકવાર ડિસ્કનેક્ટ થઈ અને ફરીથી હું કનેક્ટ થઈ રહ્યો છું અત્યારે સારું ચલો હવે બરાબર હા હા કઈ વાંધો નહીં કરો શરૂ હા કરો બધું એટલે કે કાર્ય જેમ જાણવામાં આવે તેથી ન થાય કૌતુક વાળા થઈ પ્રયાસ વિના કર્મ કરે તે લીલા એમ લીલા કરે ત્યારે મહાન અને દોષ રહિત થાય એટલે કે જણાય કૌતુક વાળા થઈ પ્રયાસ વિના કર્મ કરે તે લીલા એમ લીલા કરે ત્યારે મહાન અને દોષ રહિત તે દસ પ્રકારની મુખ્ય લીલા અહીં સર્ગ અને વિસર્ગ એ શ્લોકથી જણાવેલી છે તે ત્રીજાથી આરંભી દસ સ્કંદોથી જણાવવાની છે પહેલા સ્કંદમાં જે હવે આગળ હિના કરે છે હા જીજે એમાં સમજ ના પડી કે કૌતુક વાળાથી પ્રયાસ વિના કર્મ કરે તે લીલા એમ લીલા કરે ત્યારે મહાન અને દોષ રહિત જણાય કોના સંદર્ભમાં વાત એટલે અહીંયા એ વાત બતાવી ને કે સૃષ્ટિનું લીલાના રૂપમાં જ્ઞાન થાય તો ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગી શકે કેવલ સૃષ્ટિ એ ઈશ્વરની રચના છે જેમ નૈયાયિકો વગેરે કહે છે તેમ તો એનાથી ભક્તિ ન થઈ શકે પ્રભુમાં તો ત્યારે એ પ્રશ્ન થયો કે તો લીલાનો મતલબ શું લીલાની વ્યાખ્યા કરી કે કૌતુકાધિષ્ઠિતેના અનાયાસત્વે કર્મ લીલા લીલા કોને કહેવાય જે કૌતુકવશ કરવામાં આવે આવું કરવાથી કેવું લાગશે ચલો આપણે આવું કરીએ ચલો આજે આપણે કેવી રમત રમશું જેવા મજા આવે તો આપણે નવી રમત શોધીને પ્રવૃત્ત થઈએ આ એક જાતનું કૌતુક અને કૌતુકથી જે કર્મ કરવામાં આવી રહ્યું છે કર્મ પણ એવું છે કે જેમાં કોઈ વિશેષ પ્રયત્ન નથી અનાયાસ થઈ રહ્યું જે બાલક કોઈ પણ ક્રીડા કરે આજે આ રમત રમીશું કાલે તે રમત રમીશું એમાં કોઈ વિશેષ આયાત પ્રયાસ ન હોય કોઈ એવો બહુ લાંબુ ચોડું આયોજન ન હોય એ જાતની એ છે કૌતુક જે છે એ એના પાછળ રહેલું એક કોઈ પૂછે કે ભાઈ શા માટે આ ઈચ્છા થઈ તો કુતૂહલવશ થઈ તો કુતૂહલ છે જાતનો ઉત્તર આપવા માટે જ કહેવાયેલું છે કઈ મુખ્ય પ્રયોજન નથી લીલા પાછળનું અનાયાસનો મતલબ એ છે કે દ્રષ્ટિ એ આટલો મોટો ઉપક્રમ છે ભગવાનનો એટલા મોટા ઉપક્રમ માટે બહુ લાંબુ છોડો પ્લાનિંગ જોઈએ ઘણા બધા સાધનો ઘણું બધું અન્ય જે જરૂરી હોય એ લોકોનો સહયોગ આ બધાની આવશ્યકતા પડે ત્યારે જઈને એને કામ પાર પડે પણ એવું કઈ ભગવાનને કરવું નથી પડ્યું એટલે સંકલ્પ માત્ર થઈ જાય છે એટલા માટે અહીંયા કહ્યું છે કે અનાયાસ થયેલી અને તદા હિ મહત્વ નિર્દુષ્ટત્વ ભવતી કે આમાં આની જે મહાનતા અને નિર્દોષતા છે એ આ કારણે છે કે આ લીલા છે લીલા હોવાને કારણે નિર્દોષ છે અને ભગવાનની લીલા હોવાને કારણે મહાન છે તો આ દ્રષ્ટિ પ્રત્યે એક ઈશ્વરનું કાર્ય છે એવું વિચારીએ તો એમાં એના પ્રત્યે કોઈ આદર કે એમાં કોઈ મહાનતાનો સંસર્ગ આપણને ન જણાય પણ પ્રભુની લીલા છે એવું આપણે કહ્યું એની સાથે સૃષ્ટિ પ્રત્યે આપણા મનમાં આદર ભાવ મહાનતાનો ભાવ જાગે અને સૃષ્ટિના પ્રત્યે આપણી જે દ્રષ્ટિ છે કે આ અનુકૂળ છે આ પ્રતિકૂળ છે કે આ સુખ છે આ દુઃખ છે આ પાપ છે આ પુણ્ય છે આ મોટો છે આ નાનો છે આ બધા જે ભેદ છે એ ભેદ આપણા અંદર કોઈને કોઈ જાતના રાગત દ્વેષ પેદા કરે છે પરંતુ એ રાગત દ્વેષ ને જો આપણે લીલા રૂપમાં સૃષ્ટિને જોતા સમજતા થઈએ તો એ રાગત દ્વેષ શાંત થઈ જશે એટલે મહાપ્રભુજી આગળ કરી રહ્યા છે કે તદા એ મહત્તમ નિર્દુષ્ટમ નિર્દુષ્ટમ સંચભાવ આ જે લીલા છે એની મહાનતા અને નિર્દોષતા બહુ જ થાય કે જો એ ઈશ્વરનું ઈશ્વર દ્વારા થયેલી હોય છે અનાયાસ થયેલી હા જી જી તો આગળ હા જી હલો જીજી હલો હા જીજી મને એક પ્રશ્ન છે અહીંયા એમ હું ક્વેશ્ચન આન્સર મોડમાં આને મૂકી રહ્યો છું એટલે તમે લોકો શાબ્દિક છો એટલે મને અહીંયા અહીંયા તમે બોલવા માંગો છો એવું અહીંયા ઇન્ડિકેશન પડશે જે જેનું કામ હશે તે પ્રમાણે હું એમને અનમ્યુટ કરીશ અનમ્યુટ કરીશ હા જીજી એમ કહ્યું છે ને કે આ સંહિતા ભક્તિ ઉત્પન્ન કરનારી છે તો અહીંયા સંહિતા શબ્દથી શું એટલે એનો અર્થ શું છે નથી સમજાતો કારણ કે વ્યાસજીએ જ્યારે મીમાંસા કર્મ મીમાંસા જૈમિનીએ કરી તો ત્યાં મીમાંસા શબ્દ વપરાય છે અહીંયા સંહિતા છે તો સંહિતા અને મીમાંસાનો અર્થ એક જ છે કે સંહિતાથી કંઈક બીજું સમજવાનું સંહિતાનો મતલબ છે સંકલન બધું ભેગું કરવું એટલે આ વ્યાસજીએ અહીંયા જે પણ કહ્યું છે એ કોઈક ને કોઈક રૂપમાં પુરાણાંતરોમાં એ લીલાઓ સંબંધી કોઈને કોઈ નિર્દેશ છે જ પરંતુ એક્સક્લુઝિવલી કૃષ્ણ ગુણનું ગાન વ્યાસજી નથી કરી શક્યા જેને કારણે મનમાં સંતોષ હતો એ અસંતોષને અહીંયા વ્યાસજીએ સંકલિત રૂપ થી કૃષ્ણ ચરિત્રનું અહીંયા નિરૂપણ કરીને દૂર કર્યું તો અહીંયા જે છે એ જી જી જી તમે કરો છો હાલોલથી કરો છો જે જે હું સ્ટાર સિક્સ થી મ્યુટ થાવ ને નહીં એટલે હા કરો શરૂ હાલો હા કરે હા તે દસ પ્રકારની છે જે દંડોત પ્રણામ તે દસ પ્રકારની મુખ્ય લીલા અહીં સર્ગ અને વિસર્ગ એ બે દસ એક શ્લોકથી જણાવેલી છે તે ત્રીજાથી આરંભી દસ સ્કંદોથી જણાવવાની છે પહેલા સ્કંદમાં શ્રવણ કરનાર કથા કહેનારનું લક્ષણ કહેવાનું છે બીજા સ્કંદમાં અંગો કહેલા છે એટલે કે અહીંયા કહે છે કે દસ પ્રકારની જે મુખ્ય લીલાઓ જે ભાગવતજીમાં આપણને દસ પ્રકારની લીલા વર્ણિત છે તે બે બીજા સ્કંદમાં દસમા અધ્યાયમાં પહેલા શ્લોકથી જણાવેલી છે તે એ કઈ લીલાઓ છે તો ત્રીજાથી આરંભી દસ સ્કંદો ત્યાં જણાવેલી છે પહેલા સ્કંદમાં પહેલા સ્કંદમાં શું કહેલું છે તો કે શ્રવણ કરનાર અને કથા કહેનારનું લક્ષણ કહેવાનું છે બીજા સ્કંદમાં અંગો કહેલા છે તેથી એ બે ગૌણ લીલાઓ છે એટલે પહેલો જે અધિકાર લીલા છે અને બીજી સાધન લીલા છે એ બે લીલાઓને અહીંયા ગૌણ કહી છે એ પ્રમાણે બાર લીલાઓ થઈ એટલે ટોટલ પેલી દસ અને આ બે એમ કરીને બાર લીલાઓ થઈ તે પૈકી પહેલા સ્કંદમાં હિન મધ્યમ અને ઉત્તમ અધિકાર હોવાને લીધે ભાગવતના અર્થના જ્ઞાનનો પ્રકાર જણાવવા અધિકાર લીલા કહેવાય છે એ અધિકાર લીલા જે છે પહેલો સ્કંદ એમાં હિન મધ્યમ અને ઉત્તમ શ્રોતા અને વક્તાના અધિકાર તેમાં કહેલા છે એ ઉત્તમ અધિકાર હોવાને લીધે ભાગવતના અર્થના જ્ઞાનનો પ્રકાર જણાવવા અધિકાર લીલા એટલે ભાગવતના જે અર્થ છે એના જ્ઞાનનો પ્રકાર જણાવેલો છે એટલે તેને અધિકારી કોણ છે ભાગવતજીને કરવાનો અધિકારી કોણ છે અને કેવા હીન અને મધ્યમ અને ઉત્તમ આવી રીતે ત્રણ પ્રકારના છે એ પહેલા બતાવેલું છે કારણ કે બધાને એક જ પ્રકારનું ભાગવતનું જ્ઞાન થતું નથી બધા અધિકારી જુદા જુદા હોવાથી જ્ઞાન એક જ છે તો પણ એ જ્ઞાન અધિકાર જેમ અલગ અલગ છે તેવી રીતે જ્ઞાન પણ દરેક અધિકારીને અલગ અલગ થઈ રહ્યું છે સુત અને સૌનકને એક પ્રકારનું જ્ઞાન થયું તેવી રીતે નારદ અને વ્યાસને બીજા પ્રકારનું જ્ઞાન થયું તે પ્રમાણે સુખ અને પરીક્ષિતને ઉત્તમ જ્ઞાન થયું આવી રીતે હિન જે શ્રોતા અને વક્તા તે સુખ અને સૌનકથી એમને એક પ્રકારનું જ્ઞાન થયું મધ્યમ પ્રકારના વક્તા અને શ્રોતા નારદ અને વ્યાસજી છે એમને બીજા પ્રકારનું જ્ઞાન અને ઉત્તમ સુખ અને પરીક્ષિત છે તેમને ઉત્તમ જ્ઞાન થયું એવી રીતે ત્રણ પ્રકારનું જ્ઞાન જણાવવાથી એવું પરિણામ આપશે કે અધિકાર પ્રમાણે સર્વને ભાગવતના અર્થનું જ્ઞાન થશે તે પૈકી પ્રથમ ત્રણ અધ્યાયોથી પ્રશ્ન અને ઉત્તરથી હલકો અધિકાર જણાવેલો છે તે પૈકી જે પ્રથમ ત્રણ અધ્યાયો છે એમાં સૌનકજીના પ્રશ્ન છે અને ઉત્તર છે તે ઉત્તરથી હલકો અધિકાર જણાવેલો છે કારણ કે પ્રશ્ન એક પ્રકારનો અને ઉત્તર બે પ્રકારના છે તે પૈકી ચોથા અને પાંચમાં એ બે શ્લોકથી સ્વરૂપ અને સમાગમના ભેદથી પ્રશ્નની સંગતિ કહે છે એટલે એ પહેલામાં જે પ્રશ્ન કરેલા છે એનાથી જવાબ આપી રહ્યા છે એ ઉત્તરથી હલકો અધિકાર એટલે કે સામાન્ય પ્રશ્ન જ્યારે પૂછ્યા છે ત્યારે એનો સામાન્ય જવાબ આપેલો છે કારણ કે પ્રશ્ન એક પ્રકારના અને ઉત્તર બે પ્રકારના છે એટલે પ્રશ્ન પહેલા સામાન્ય રીતે જ્યારે પૂછ્યા છે ત્યારે સામાન્ય જવાબ આપ્યા છે પછી એને વિશેષ પ્રશ્ન પૂછ્યા ત્યારે એમનો વિશેષ કરીને જવાબ આપ્યો છે એમ અહીંયા કહી રહ્યા છે હા અહીંયા એક જે કોઈના બોલો હા હેતલ હા જી એટલે ભાગવતના અહીંયા કહ્યું ને કે અધિકાર હોવાના લીધે ભાગવતના અર્થના જ્ઞાનનો પ્રકાર જણાવવા તો અધિકાર પ્રમાણે હીન મધ્યમ અને ઉત્તમ ભાગવતના અર્થનું જ્ઞાન થાય છે પણ ભાગવતના અર્થના જ્ઞાનનો પ્રકાર એટલે શું જ્ઞાનનો પ્રકાર મારે સ્ટાર સિક્સ કરવાનું છે અનમ્યુટ થવા હમણાં એમને બોલી લેવું એટલે જ્ઞાનનો મને અહીંયા હિન મધ્યમ અને ઉત્તમ ત્રણ પ્રકારના અધિકાર બતાવ્યા જ્ઞાન થતું નથી જ્ઞાન તો એક જ પ્રકારનું છે પણ બધાને એક સરખું જ્ઞાન નથી થતું જે પ્રમાણેનો અધિકારી છે એ પ્રમાણે એનામાં એ જ્ઞાન પુરાયમાન થાય છે એટલું એને જ્ઞાન થાય છે હીન છે તો એને એટલા જ પ્રમાણમાં સમજાશે ઉત્તમ છે તો એને વિશેષ કરીને સમજાશે ભાગવતના અર્થનું જ્ઞાન તો કૃષ્ણ એવા તાત્પર્ય જો એમ સમજીને ચાલીએ તો પણ એ હીન મધ્યમ અને ઉત્તમ અધિકાર પ્રમાણે થશે પણ જ્ઞાનનો પ્રકાર પ્રકાર શબ્દથી જે પ્રકાર જણાવવા અધિકાર લીલા કહીને તો એ અધિકાર પ્રમાણે જીલાશે પાત્રમાં એ વાત તો બરાબર પણ જ્ઞાનનો પ્રકાર તો શું થયો એક કૃષ્ણ એવા તાત્પર્ય એ ભાગવત જી જે જે હવે નથી સમજાતું એટલે એમને જે અધિકાર પ્રમાણે એક જ અર્થનો જુદો જુદો બોધ થઈ રહ્યો છે તે જુદો જુદો જે બોધ છે તે પ્રકાર જ્ઞાનનો તે પ્રકાર એવી રીતે જી જી જી સમજો એક પ્રશ્ન છે બોલો હા જે જે ધન્ય પ્રણામ છેલ્લી રીતે એમ કહ્યું ને કે પાંચ એ બે શ્લોક થી સ્વરૂપ અને સમાગમ ના બે લીટી એટલે જે જ્યાં સ્વરૂપ અને સમાગમના ભેદ એની સમજાવી દીધી ના જે એટલામાં છેલ્લી લાઈનમાં કહ્યું ને જે જે વાત કરી રહ્યા છે તો એમાં બે નંબર આપેલો જ છે સમાગમના ભેદથી પ્રશ્નની સંગતિ કહે છે એમાં બે નંબર આપેલો છે એમાં બે નંબર માં કહી રહ્યા છે કે પ્રશ્ન કરનાર ઋષિઓનું સ્વરૂપ અને વક્તા સૂતનો સમાગમ એટલે જે ઋષિઓ જે છે સૌનક વગેરે જે ત્યાં આવ્યા છે એમની શરણ્યમાં તેમના એ ઋષિઓનું સ્વરૂપ કેવું છે તે બતાવ્યું ચોથા અને પાંચમા શ્લોકમાં એમ કરીને વાત કરી છે અને સમાગમ એટલે ત્યાં એ નૈમિકરણમાં ઈચ્છા કરી રહ્યા છે કે આપણે કંઈક ભગવતજીની પ્રવૃત્તિ કરીએ અને ત્યાં સૂતજી આવે છે એટલે સૂતજીનો એ સમાગમ થાય છે એ ચોથા અને પાંચમામાં નિરૂપણ કરેલું છે એમ છે <laughs> કરી દીજે હવે આગળ કરે ને આપનો કઈ પ્રશ્ન છે ભરૂચથી હા બોલો શું પ્રશ્ન છે તમારો અવાજ આવી નથી રહ્યો અહિયાં મેં અહીંયાથી અનમ્યુટ કરી દીધા છે તમે પાછું પોતાના તરફથી કરશો તો હા બોલો સંભળાય છે તેજે હવે હા સંભળાય એટલે પ્રશ્ન નથી પણ રિક્વેસ્ટ આપ બોલો છો ને ત્યારે આ બીજા બધા ફોન મ્યુટ નથી કરતા ને તો આપનો અવાજ ક્લિયર નથી આવતો એટલી રિક્વેસ્ટ હતી કે આ લોકો જે બોલે ને કે તરત ફોનને મ્યુટ કરી દે ને તો આપ જે બોલો છો ને તે વ્યવસ્થિત સંભળાય કારણ કે ત્યાં મને એવું લાગે કે હલોથી એ લોકો મ્યુટ નથી કરતા તો બોલીને તરત મ્યુટ કરી દે ને જેજે તો આપનો અવાજ થોડો ક્લિયર આવે એટલી રિક્વેસ્ટ હતી જેજે હા સારું ચલો આગળ કરો તે પૈકી કરે છે આગળ જે જે રંજોતપણા તે પૈકી આ શ્લોકમાં તે પૈકી આ શ્લોકમાં સ્વરૂપ કહે છે પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં યજ્ઞ વગેરેથી શુદ્ધ આવેશ કરે છે તેવા ભગવાન સંબંધી પ્રશ્ન કરવામાં મુખ્ય અધિકારીઓ એટલે સ્વરૂપથી અધિકારીઓ છે અહીં જે નૈમિત વાક્ય તે નૈમિત નૈમિત જ નૈમિત ઋષિઓનું તપ કરવાનું સ્થાન જણાવવા માટે પ્રજાપતિએ રચેલા મનોમય ચક્રની અનિનેમી જ્યાં ભાગે એ વાક્યથી તે સ્થળ ઘણું પવિત્ર હોવાનું કહેલું છે નૈમિત એવો પાઠ હોય ત્યારે જ્યાં મંત્ર આંખના પલકારામાં દાનવોના બળનો નાશ થયો તે લઈ સર્વ દોષનો નાશ કરવાનું જાણ્યું તે સ્થળના દેવતા વિષ્ણુ છે એમ અનિયમિત ક્ષેત્રે શબ્દથી કહેલું છે અનિયમિત એટલે કે વિષ્ણુ તેમના સ્થળમાં એમ દોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહ્યું મંત્ર જોનારા ઋષિઓ સોનક વગેરે હોવાનું ઋષિઓની પરંપરામાં પ્રસિદ્ધ છે સહસ્ર સમમ એવું જેનું નામ છે તે શસ્ત્ર યજ્ઞ એક હજાર વર્ષ ચાલે તેવા છે જ્યાં બધા યજમાનો ઋત્વિજોનું કામ ઋત્વિજોનું જ કામ કરે છે તે સત્ર કહેવાય છે ત્યાં પહેલા હજાર વર્ષ ચાલે તેવો સત્ર થયેલું ત્યારે પહેલા વિશ્વ રચનારાઓ સત્ર કરતા હતા વગેરેથી કહેલ તે સત્રમાં અલૌકિક ભગવાનનો આવિર્ભાવ થયા હોવાનો અનુભવ થયેલ તેવી રીતે અહીં પણ સહસ્ત્રનો આરંભ કરવામાં આવશે એ જે આ નથી સમજાયું આટલું મને બધું તમે વાંચી ગયા હવે તો આપણે બધાને ભારી પડશે હા સાચું સર હા જી તે પૈકી આ શ્લોક માં સ્વરૂપ કહે છે પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં એટલે આ શ્લોકમાં સ્વરૂપ કે છે અને પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળમાં યજ્ઞ વગેરે શુદ્ધ થાય તો એવા ભગવાન જેમનામાં પ્રવેશ કરે છે તેવા ભગવાન સંબંધી પ્રશ્ન પ્રશ્ન કરવામાં એવા મુખ્ય અધિકારીઓ સ્વરૂપી છે એમ અહીં કહે છે પંચજી જે આગળ જે નેમી ભાગ છે તે નેમી અને નેમી જ નેમી ઋષિઓનું તપ કરવાનું સ્થાન જણાવવા માટે પ્રજાપતિઓએ રચેલા મનોમય ચક્ર કે જે આ બધું આગળનું જે છે એ નથી સમજાયું છે આ જેને સમજાતું હોય પ્રયાસ કરો જેજી આ જે ઉપર કહ્યું કે સ્વરૂપ અને સમાગમના ભેદથી પ્રશ્નની સંગતિ કે છે તો એમાં જે સ્વરૂપના થી જે પ્રશ્ન છે એ એટલું આ ત્રણ લાઈનમાં આવી ગયું ને સ્વરૂપથી અધિકારીઓ માટે જે કીધું તે આ ત્રણમાં આવી ગયું આટલામાં કે પવિત્ર તીર્થમાં અને પવિત્ર સ્થળમાં જે યજ્ઞ વગેરેથી શુદ્ધ થયેલા હોય અધિકારીઓ અને એમનામાં યજ્ઞરૂપ ભગવાને આવેશ કરેલો હોય તેવા જ ભગવાન સંબંધી પ્રશ્ન કરવામાં મુખ્ય અધિકારીઓ છે એ સ્વરૂપ સંબંધી થયું એટલે પ્રશ્ન કરતાનું સ્વરૂપ હા હા એ બરાબર ને મૂળ શ્લોકનું અનુસંધાન અહીંયા રાખશો ને તો વ્યાખ્યા સમજમાં આવશે શ્લોકમાં કહ્યું ને કે વિષ્ણુનું ક્ષેત્ર નૈમિષારણ્ય So, Nimishe Animisha Kshetre. Naimishe Animisha Kshetre. તો અને પાછું જ્યાં એક હજાર વર્ષ ચાલે એટલું લાંબુ યજ્ઞનું સત્રનું અનુષ્ઠાન ઋષિ મુનિઓ કરી રહ્યા હતા આ જે વાતનું અહીંયા નિરૂપણ કર્યું છે એક શું અભિપ્રાયથી નિરૂપણ કર્યું છે એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે નહીં તો સીધી સરળ વાત આમાં શું હતી જો શ્લોકના ઉપર તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે સૂતજી ત્યાં આવ્યા અને ઋષિમુનિઓએ એમને આદર આપ્યો અને પૂછ્યું એમાં આટલી ભૂમિકા બાંધવાની શું જરૂર હતી કે નિમિષક ક્ષેત્રમાં નૈમિષારણ્યમાં ઋષિઓ શૌનક વગેરે અને સ્વર્ગની પ્રાપ્તિ માટે હજાર વર્ષ ચાલે એવું યજ્ઞ કરી રહ્યા હતા આ બધી ભૂમિકા બાંધવાની શું જરૂર હતી તો એના પાછળનું કારણ એ છે કે અહીંયા આગળ જઈને ને શ્રીમદ ભાગવતનું જેમને શ્રવણ કરાવ્યું છે એ ભાગવતના શ્રોતાઓ સ્વરૂપ અહીંયા આનાથી આપણને સમજાય છે કોને સંભળાવ્યું જે લોકોએ તીર્થવાસ કર્યો તીર્થ પણ જેવું તેવું નહીં પરંતુ અનિમિષક ક્ષેત્ર વિષ્ણુ ક્ષેત્ર નૈમિષારણ્ય જેવું અને ત્યાં કંઈ ફરવા માટે કે હવાખોરી કરવા માટે નીકળા ગયા પરંતુ હજારો વર્ષ ચાલે એટલો લાંબો યજ્ઞ સત્રનું આયોજન કરીને ત્યાં બેઠા એ પાછા મંત્રદ્રષ્ટાઓ હતા ઋષિઓ હતા આ બધા વિશેષણો આપણું વર્ણન છે એ શ્રીમદ ભાગવતના શ્રવણ કરવાના જે અધિકારીઓ છે એના સ્વરૂપને સમજાવવા માટે અહીંયા કરવામાં આવ્યું છે તે પછી નિમિષ અને નૈમિષ શું છે એનું આગળ નિરૂપણ કર્યું છે એ તો સમજાય એવી વાત લાગે છે એટલે નેમી એટલે રથના ચક્ર હોય તેના આરાઓ જે છે તે તે જ્યાં તૂટી જાય તે નેમિષ કહેવાય છે એને જ નૈમિષ પણ કહેવાય છે આ નૈમિષિક ક્ષેત્ર છે તો એ અહીંયા રથચક્રના હારાઓ ત્યાં ભાંગી જાય છે તૂટી જાય છે એવું જે વિશેષણ આપ્યું છે અહીંયા અથવા એવું પ્રકારનું નામ જે આ સ્થાનનું આપેલું છે એના પાછળ શું રહસ્ય છે એ આગળ સમજાવ્યું છે વાંચો હવે ખ્યાલમાં આવશે નાશ કરે છે તેમ જાણવું તે સ્થળના દેવતા વિષ્ણુ છે એટલે એના દેવતા વિષ્ણુ છે અને અનિમિત ક્ષેત્રે શબ્દ થી કહેલું છે એટલે તેને અનિમિત ક્ષેત્રે એમ કહેલું છે અનિમિત એટલે કે વિષ્ણુ તેમના સ્થળમાં એમ કોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહ્યું અનિમિત એટલે કે વિષ્ણુ કયા અને પછી એમનામાં દોષ નથી એમ એમ એમ કહ્યું અને ગુણ છે એમ કહ્યું મંત્ર જોનારા ઋષિઓ એટલે કે મંત્ર જોનારા ઋષિઓ શૌનક વગેરે કયા અને હોવાની ઋષિઓની પરંપરામાં પ્રસિદ્ધ છે અને તે ઋષિ તરીકે પ્રસિદ્ધ છે સહસ્ર સમમમ એવું જેનું નામ છે તે સત્ર યજ્ઞ એટલે કે એ યજ્ઞ જે એક હજાર વર્ષ ચાલે તેવા છે સહસ્રસમ એનું નામ છે જ્યાં બધા યજમાનો ઋત્વિજ ઋત્વિજનું જ કામ કરે છે તે સત્ર કહેવાય છે એટલે આ રીતે એને એ સત્રને ઋત્વિજનું નામ કરે છે તેને સત્ર કહેવાય છે એમ કહ્યું અને ત્યાં હજાર વર્ષ તપ ચાલે એમ નહીં यत्र यजमाना एव सर्वे वृत्तिकर्म कुर्वन्ति હમણાં તમે જો સાધન દીપિકા ઉપરના વચનામૃત સાંભળ્યા હશે તો એમાં શ્યામદાદાએ સંકેત કર્યો હતો કે કોઈ પણ યજ્ઞ કાર્યને સંપન્ન કરવા માટે વૈદિક યજ્ઞમાં ઉદ્દાતા પોતા અધ્વર્યું એમ ઘણા બધા યજ્ઞ કર્મ યજ્ઞકર્મના કરાવનારાની એક ટીમ હોય છે એટલે એક બ્રહ્મા હોય જે યજ્ઞનો ની બધી જ પ્રક્રિયાને પોતાની દ્રષ્ટિમાં રાખે કાંગુ પાંગ સંપન્ન થાય તેમ કોન્ટ્રાક્ટર હોય તેમ એક ઉદગાતા હોય એટલે જે પણ જેમ તમે યજ્ઞ તો આપણે એવા જોયા નથી પરંતુ છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ ના પરેડ થતી હોય તે વખતે પરેડમાં સામેલ થયેલા જે સિપાહીઓ હોય એના સામે એક જણો જોરથી કમાન્ડ આપનારો હોય એનો લીડર કે હવે બાએ મૂળ દાએ મૂળ એમ તો એ જોરથી કમાન્ડ આપે એટલે એનો ઉચ્ચાર કરે એ ઉદગાતા હોય છે પછી એક હોતા હોય એટલે જે હવન કરે એટલે ઉદગાતા બોલે એટલે ત્યાંથી મંત્રોચ્ચાર ચાલુ થાય અને જ્યારે સ્વાહાકાર આવે તે વખતે હોતા યજ્ઞની અંદર આહુતિ આપે એમ આ બધા પાંચ સાત લોકોની ટીમ ભેગી થઈને અને પછી કોઈ એક યજ્ઞ કાર્ય સંપન્ન થતું હોય છે એમાં ઋત્વિક પણ હોય છે પણ કેટલાક યજ્ઞ એવા હોય છે અથવા તો કોઈ પણ યજ્ઞ એનો જે યજમાન હોય એ દરેક વખતે ઋત્વિકનું કાર્ય કરતો હોય એવું જરૂરી નથી જેમ અમારે ત્યાં એવું બનતું હોય છે તમારે પણ થતું હશે કે ગ્રહ શાંતિની વિધિ બહુ લાંબી ચાલે તો તે વખતે જે મુખ્ય યજમાન જેને ત્યાં ગ્રહ શાંતિ થઈ રહી છે એ લોકો કંકણ બંધન થઈ જાય એટલે ત્યાંથી ઉઠી અને પંખામાં હવામાં જઈને બેસી જતા હોય પછી જે બ્રાહ્મણો છે એ લોકો આવતી સ્વા સ્વા કર્યા કરે એટલે ધુમાડાની અંદર આંખો ચોડવાનું કામ એ બ્રાહ્મણોનું પછી જયારે છેલ્લી આહુતિ હોય તે વખતે પાછા મોટો પડાવ માટે આવીને યજમાન ઉભા રહી જાય તો દરેક યજ્ઞની અંદર યજમાનની ઉપસ્થિતિ જરૂરી નથી હોતી અથવા તો એનો વિકલ્પના રૂપમાં અન્ય જે બ્રાહ્મણો છે તે કર્મ સંપન્ન કરી લેતા હોય છે પણ આ જે સત્ર છે એ યજ્ઞને સત્ર ક્યાં ત્યારે કહેવાય છે કે જ્યારે જેટલા પણ યજમાનો છે એ પણ ઋત્વિક કર્મ પોતે જ કરતા હોય એટલે કોઈ પોતાનો પ્રતિનિધિની નિયુક્તિ ત્યાં કરવામાં ન આવતી હોય એવા લાંબા સમય સુધી ચાલતા યજ્ઞને યજ્ઞ સત્ર કહેવામાં આવે છે આના પહેલા એ વાત સમજાવી કે જે સ્થાન ઉપર આ ઋષિઓ સત્ર કરી રહ્યા હતા એ સ્થાનના માટે બે નામ પ્રચલિત છે એક તો નેમિશ અને એક નૈમિશ તો એ બે નામ પાછળનું શું રહસ્ય છે એક તો એ વાત સમજાવી અને એમાં આની નેમી જ્યાં ભાંગે એ એક વચન છે શાસ્ત્રનું અને ત્યાં એ વાત બતાવવામાં આવી છે કે મૂળમાં જોયું ને યત્રાથી નેમી શીર્યતે પુણ્યાધિક્યમ ઉત્તમ એટલે આ જે સ્થાન છે એ એ એટલું પવિત્ર સ્થાન છે કે જ્યાં મનોમય ચક્રથી ઋષિણામ તપસ્થાનક જ્ઞાપનાર્થમ યત્રાસ્ય નેમી શીર્યતે પુણ્યાધિક્યમ ઉત્તમ પ્રજાપતિએ જે મનોમય ચક્રની સૃષ્ટિ કરી તે આ ઋષિઓએ જે તપસ્થાનમાં અહીંયા સત્રનું આયોજન કર્યું ત્યાં એ મનોમય ચક્ર છે શીર્ણ થયું એટલે ત્યાં એ લોકો વિરક્ત થઈ અને ભગવત ચિંતનમાં લાગી ગયા એવી રીતે આ જે સ્થાન છે એની અહીંયા વિશેષ પવિત્રતા બતાવી છે અને એને અહીંયા નેમિષ કહેવાય છે અને કેટલીક જગ્યાએ નૈમિષ નહીં પરંતુ નૈમિષ એવું પણ આ સ્થાનના માટે પ્રસિદ્ધ છે એની વ્યુત્પત્તિ એવી રીતે બતાવી છે કે નિમિષ એટલે આંખનો પલકારો આંખના એક પલકારામાં જ દાનવોના બલ છે એ જ્યાં સમાપ્ત થઈ ગયું તે સ્થાન એટલે અહીંયા એની સર્વદોષ નિવારકતા પણ બતાવી છે હવે નિમિષે નિમિષક ક્ષેત્રે એને જો આપણે સાથે લખીએ તો વચ્ચે અવગ્રહ પણ લાવી શકાય એટલે નિમિષે અનિમિષક ક્ષેત્રે એ રીતે તો નિમિષક ક્ષેત્ર અને અનિમિષક ક્ષેત્ર એમ બે રીતે આનો અર્થ થઈ શકે એટલે મહાપ્રભુજી એનો પણ અર્થ બતાવી રહ્યા છે કે જો આનો અનિમિષક ક્ષેત્રે એવું તમે પાઠ લ્યો એટલે આ ક્ષેત્ર જે છે એ અનિમિષક ક્ષેત્ર છે તો એનો મતલબ શું થાય તો અનિમિષ એટલે વિષ્ણુ એટલે આ સ્થાનની નિર્દોષતા અને વિષ્ણુના સંબંધ હોવાને કારણે સ્થાનની પવિત્રતા એમ ગુણાધાન અને નિર્દોષતા એ બંને અહીંયા બતાવી છે હા સરોજથી કંઈ પૂછવું છે બોલો હેલો હા બોલો હા જીજી અહીંયા આગળ આ જે કહ્યું ને નેમી ભાંગે તે નેમિશ આપે સમજાવ્યું એ રીતે તો સમજમાં આવ્યું તો અહીંયા કહ્યું કે નેમિશ જ નૈમિશ અને પછી આગળ નૈમિષ એવો પાઠ હોય ત્યારે જ્યાં જ્યાં માત્ર આંખના પલકારામાં દાનવોના બલનો નાશ થયો તે નૈમિષ સર્વ દોષોનો નાશ કરનાર તો આ વાત તો એક જ આવી ને નૈમિષ માટે પણ અને એ તો દોષનો નાશ કરનાર માટે અનિમેષ અનિમિષ વાત છે એટલે કે આંખના પલકારા જેવી તો નૈમિષ એ જ નૈમિષ અને નૈમિષ એવો પાઠ હોય ત્યારે જ્યાં આંખના પલકારામાં બલનો નાશ થાય અને પછી અનિમિત ક્ષેત્ર શબ્દથી અલગ કહે શબ્દથી કહેલું છે તો અહીંયા ત્રણ વાત બતાવી રહ્યા છે કે આપે સમજાવ્યું રીતે બે વાત તો સમજમાં આવી એક નેમી કહો કે નૈમિષ કહો અને એક નિમિષ અનિમિષ માન એક જ છે એના માટેના બે શબ્દ પ્રયોગ છે जो भी शब्द प्रयोग हो तो इन उसको का करें यहां समझा जाए એટલે ચા નેમિશ કો નેમિશ કહો કે સ્થાન એક છે મે ના નેમિશ શબ્દ ની પૃથ્વી કુરાન ના એ વચન કે પઈ છે કે અર્થાત નેમિશ જીને સે એ વચન થી આપ નેમિશ ક્ષેત્ર સે બડે નેમિશ ક્ષેત્રા ને નહીં બી ક્ષેત્ર કોઈ બી જુના ન થી એટલે જે નેમિશ એક છે નેમિશ

બહુ દૂરથી આવી રહ્યો છે આપનો અવાજ આમાં જેવું થયું છે જે આગલા પ્રશ્નો તો સારી રીતે હલો હેતલબેન હલો હા બોલો જે જે બિરાજી રહ્યા છે બોલો હા એટલે હેતલબેન જેટલું બોલે ને ત્યારે તમારે સ્ટાર સિક્સ કરીને મ્યુટ કરી દેવાનું તો જ ક્લિયર અવાજ આવશે હા એટલે હું જેજેને મેં બે વખત પૂછ્યું જે જે આજ્ઞા કરી ને એ પ્રમાણે કરું પછી આપણે કંઈ બટન કરીએ છીએ ને એમાં આપણો અવાજ અહીંયાથી ત્યાં નથી જતો અને જે જે પછી પૂછ્યા જ કરે છે કે આ કોણ છે આ કોણ છે એટલા માટે હું પૂછી રહી છું જેજેને કે જે કહે તો પછી જે બોલે ને કરી લઉં જે જે સ્ટાર સિક્સ આપ બોલો તે વખતે डिस्क्रिप्शन हाँ। अच्छा हाँ, आग करो विद्यापीठ प्रश्न है હા બોલો હેલો દીદી આજે કહ્યું યજમાનો બધા ઋત્વિજનું કામ કરે છે તો એ બધા ઋષિ મુનિઓ જ યજમાનો થઈ થઈને કરતા હોય એમ ઋષિ મુનિઓ જ હોય ને બધા એ બધા ઋષિ જ હોય અને એ બધા હોદવારો ને ઋત્વિજ બધા ભેગનો રહેતી હા કરો આગળ ચાલો વિદ્યાપીઠથી સ્ટાર સિક્સ કરી અને શરૂ કરો વિદ્યાપીઠ થી સિક્સ કરી અને બોલો ના છે લાઈન તમે નથી બોલી શકતા અહીંયા અવાજ નથી આવી રહ્યો વિદ્યાપીઠથી Thank you. હેલો હા બોલો હા જીજી બોલે હા કરે હા તમે આટલી વાર સુધી બોલતા કેમ નહીં હતા એટલે મ્યુટ નતો થતું કહું ને જે જે હું સ્ટાર ક્લિક કરીને મ્યુટ કરું એટલે ત્યાંથી કતું કેટલી બધી સૂચનાઓ અનગણિત સૂચનાઓ ચાલુ થઈ જાય છે સ્ટાર મ્યુટ સ્ટાર ક્લિક કરીને અનમ્યુટ કરું તો સૂચનાઓ ચાલુ થઈ જાય છે અને અમારો અવાજ આપ સુધી પહોંચતો જ નથી જે જે પેલા ઇંગ્લિશમાં કંઈ બોલ બોલ જ કરે છે કન્ટિન્યુઅસલી એટલે એનું કારણ એ છે કે અહીંયાથી હું જયારે તમને કહી રહ્યો છું તે વખતે તમે કરો અને તરત ત્યાંથી બોલો નહીં ને તો મને એમ થાય કે તમે કદાચ અનમ્યુટ નહીં કરી શકતા હો એટલે હું પાછું અહીંયાથી તમારો કંટ્રોલ કરું એટલે સામ સામે એક ક્લેશ થયા કરે છે કઈ વાંધો નહીં હવે બોલો સર હા જય ધન્યવાદ ત્યાં પહેલાં હજાર વર્ષ ચાલે તેવો સત્ર થયેલો ત્યારે પહેલાં વિશ્વ રચનારાઓ સત્ર કરતા હતા વિગેરેથી તે કહેલ તે સત્રમાં અલૌકિક ભગવાનનો આવિર્ભાવ થવાનો અનુભવ થયો એટલે અહીં આગળ પહેલાં એક એક હજાર વર્ષ જેવો સત્ર કરે છે કરે છે અત્યારે ઋષિઓ એવો સત્ર થયો હતો ત્યારે ત્યાં અલૌકિક ભગવાનનો આવિર્ભાવ થવાનો અનુભવ થયેલો છે તેવી રીતે અહીં પણ સહસ્ત્ર સમનો આરંભ કરવામાં આવશે તેવી રીતે અત્યારે પણ અહીં આ હજાર વર્ષ ચાલે તેવો સત્રનો આરંભ કરવામાં આવશે ત્યારે ભાગવતરૂપ ભગવાનનો આવિર્ભાવ થશે ત્યારે ભાગવતરૂપ ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને ઋષિઓએ સત્રનો આરંભ કરેલ એવો અર્થ છે એટલે અહીં પણ ભગવાનનો આવિર્ભાવ થશે તેથી ઋષિઓએ એક હજાર વર્ષ ચાલે તેવો સત્રનો આરંભ કરેલ છે એવો અર્થ છે સ્વર્ગાય સ્વર્ગ ભગવાનના આનંદના અંશરૂપ છે સ્વર્ગાય સ્વર્ગાય સ્વર્ગ છે એ ભગવાનના આનંદના અંશરૂપ છે લોકરૂપ ભગવાનના આનંદ રૂપ છે એને સ્વર્ગ કહે છે લોકરૂપ સ્વર્ગ તો મોટો ખંડ દેશ છે એટલે લોકરૂપ જે સ્વર્ગ કીધો છે એ તો કીધું છે મોટો ખંડ છે દેશ છે તે અહીં આ યજ્ઞનું ફળ છે એટલે આ યજ્ઞનું ફળ આ છે પરંતુ સ્વર્ગીય તે તે સ્વર્ગાય એટલે વિષ્ણુ એટલે આનંદરૂપ સ્વર્ગ એ વિષ્ણુ અને તે લોક વિષ્ણુ લોક એ એનું આ યજ્ઞનું ફલ નથી અને આ જે બીજો લોક કીધો એ આ યજ્ઞનું ફલ નથી કારણ કે તેઓ અર્થ કરતા સ્વર્ગ લોક માટે આ હોમાય છે કારણ કે એવું વાક્ય કહીએ તો સ્વર્ગના લોક માટે આ યજ્ઞ થાય છે હોમાય છે એ શ્રુતિનો વિરોધ થાય છે એ સમજ ના પડી જાય છે શ્રુતિનો વિરોધ થાય છે હા થઈ પેલા આ જેટલું આના પહેલા થયું એ સ્પષ્ટ થઈ ગયું હા એટલે આ બે ડિફરન્સ કર્યા છે જે સ્વર્ગ ભગવાનના આનંદ રૂપ છે એ સ્વર્ગ છે ને બીજો એક સ્વર્ગ લોક કીધો એ બધું બે દેશ તરીકે એને અલગ કીધું સમજ લેજો હા બીજા કોઈ નામ આપ નહીં કેવું હોય તો એક શ્રુતિ છે વિશ્વધ્વજ પ્રથમા સત્રમાસત સત્રમાસત એટલે વિશ્વના સૃષ્ટા રચનારાઓ સત્ર કરતા હતા ત્યાં આસત શબ્દનો પ્રયોગ છે જે વૈદિક પ્રયોગ છે અને એ પ્રયોગને ભાગવતકારે અહીંયા પણ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્રમ સહસ્ત્ર સમમાસત અહીંયા પણ એ વૈદિક પ્રયોગનો કર્યો છે શબ્દનો પ્રયોગ એ બંનેની અહીંયા સમાનતા બતાવતા શ્રી મહાપ્રભુજી એ શ્રુતિ વચન અહીંયા ટાંકી રહ્યા છે કે અહીંયા પણ એ સત્રનો આરંભ ઋષિમુનિઓએ કર્યો ઋષિમુનિઓએ આ સત્રનો આરંભ શા માટે કર્યો એના પાછળ કોઈ સાધારણ કારણ તો ન હોઈ શકે તો એ કારણ શું યજ્ઞસત્રનું જે ફલ વેદમાં બતાવવામાં આવ્યું છે એ ફલ યા તો આત્મસુખરૂપ સ્વર્ગની પ્રાપ્તિ હોય યા લોકરૂપ સ્વર્ગની પ્રાપ્તિ હોય અથવા બહુ ગૂઢ આશય હોય તો યજ્ઞનારાયણના પ્રાકટ્ય રૂપ ફલની પ્રાપ્તિ હોઈ શકે તો અહીંયા આ ઋષિ મુનિઓ જે સત્ર કરી રહ્યા હતા એના પાછળ એમની શું ભાવના હશે એ અહીંયા વિચારવાનું રહે છે એટલે લોકરૂપ સ્વર્ગની કામના યદિ હોય તો લોકરૂપ જે સ્વર્ગ છે એની અંદર તો દુઃખ પણ સાથે જોડાયેલું છે અને આપણે જોઈએ છીએ તેમ ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ અસુરોથી પ્રાપ્ત થઈ જાય છે એ લોકોની પણ શક્તિ હણાઈ જાય છે તો સાથે સાથે એશિયા સ્પર્ધા વગેરે પણ દેવતાઓની અંદર હોય છે તો એ જાતના લોકની પ્રાપ્તિ માટે તો એમની કામના હોય એવું તો જણાતું નથી તો એમનું પ્રયોજન શું છે એને અહીંયા સ્પષ્ટ કરવું જોઈએ હવે મૂળ જે કારિકા છે એ કારિકાની અંદર તો સ્વર્ગાય એટલું જ કહેવામાં આવ્યું છે સત્રમ સ્વર્ગાય લોકાય સ્વર્ગલોકના માટે ની પ્રાપ્તિ માટે આ સત્ર કરી રહ્યા છે તો જો સ્વર્ગલોકનો મતલબ દેવતાઓનો જે વાસ છે એ સ્વર્ગલોક અગર આપણે માણીએ માનીએ તો તો આ લોકોનો ઉત્તમાધિકાર જ સિદ્ધ ન થાય એની અહીંયા સ્પષ્ટતા આચાર્ય કરી છે જે શ્રુતિ ટાંકી છે ને અહીંયા તે વિશ્વસર્જ પ્રથમા સત્રમાં હતા વિશ્વના સર્જનારા છે એ સત્ર કરતા હતા એ જે પ્રસંગ જ્યાં ટાંક્યો છે એ સત્ર એની વાત છે કે જેમાં જે સત્રના અંતમાં ભગવાનનો આવિર્ભાવ થયો છે એટલે વિશ્વના જે સૃષ્ટા અર્થાત બ્રહ્મા એ બ્રહ્માએ જે સત્રનો આરંભ કર્યો હતો એ ભગવત પ્રાકટ્યના માટે કર્યો હતો એવી રીતે આ ઋષિઓએ પણ બ્રહ્માએ કરેલા સત્રનું સ્મરણ કરીને આપણા માટે પણ અહીંયા પ્રભુનો આવિર્ભાવ થાય એવી અપેક્ષાથી આ સત્રનો આરંભ એમણે પણ કર્યો એટલે કહ્યું કે ત્યારે ભાગવતરૂપ ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને આ ઋષિઓએ કર્યો એટલે અહીંયા સ્વર્ગ જે ભગવાનના આનંદના અંશરૂપ છે અથવા તો જે લોકરૂપ છે એની અહીંયા વાતો નથી અને જે રીતે બ્રહ્માજીના સન્મુખ ભગવાનનો યજ્ઞનારાયણનો આવિર્ભાવ થયો એવું પણ અહીંયા શક્ય નથી તો અહીંયા કોઈ બીજો જ અર્થ એનો લેવો પડશે સમજાયું આછું ના સમજાયું જેજે સ્વર્ગીય તે સ્વર્ગાય એટલે વિષ્ણુ અને તે વિષ્ણુ લોક આ યજ્ઞનું ફલ નથી સ્વર્ગીય તે સ્વર્ગાય છોડી રહ્યા છે સ્વર્ગીયતે इति વિષ્ણુ એટલે વિષ્ણુની જ્યાં સ્તુતિ છે તે આ વ્યુત્પત્તિનો અર્થ એ થાય છે સ્વર્ગીયતે મતલબ જેના વખાણ થાય છે જેની પ્રશંસા થાય છે સ્વર્ગાય એટલે વિષ્ણુ માટે તો એ કયું છે સ્વર્ગ ભાગવત રૂપ સ્વર્ગ છે કે જ્યાં વિષ્ણુની સ્તુતિ છે પ્રશંસા છે એટલે વિષ્ણુ લોકની અથવા તો ભગવાનના અંશરૂપ જે સ્વર્ગ છે તદરૂપ લોક સ્વર્ગ લોકની અહીંયા ચર્ચા નથી હાજી જાવ બોલો કારણ કે તેનો એ શ્રુતિનો વિરોધ થાય છે વરી તે વિષ્ણુલોક ઉત્તમ સુખના શરીરવાળો છે શ્લોકરૂપ સ્વર્ગ અમુક દેવ વાળો છે એટલે તે ઉત્તમ સુખના એટલે આપણે જે સમજાવીએ એમ ઉત્તમ સુખના વાળો છે એટલે લોકરૂપ સ્વર્ગ છે એ તો દેવતા વાળો છે કારણ કે દેવો માટે સ્વર્ગ લોક સ્થિર થયો એ વાક્યમાં તેઓ નિર્ણય કરેલો છે એટલે સ્વર્ગલોક તો દેવો માટે સ્થિર થયેલો છે એ વાક્યમાં એવો નિર્ણય કરેલો છે સત્રમાં સર્વ સ્તરે કૃતિ ને આસતિ કહેલ છે યજ્ઞ કરવાના કાર્ય અને આસત જણાવેલ કાર્ય એવી રીતે તે સૌનો ગેર ઋષિઓના સ્વરૂપથી સરસાઈ થઈ એટલે સત્રમાં બધી જગ્યાએ યજ્ઞ કરવાના કાર્ય અને તે જણાવેલ કાર્ય કરેલ છે તેથી આ લોકો જે સૌનક વગેરે ઋષિઓની સ્વરૂપથી એટલે ચર્ચાઈ કહી કે એ લોકો સ્વર્ગ લોક માટે યજ્ઞ નથી કરતા પણ સ્વર્ગ સ્વર્ગાય આપણે જે સમજાવ્યું એના માટે આ યજ્ઞ કરે છે એટલે એમની ચર્ચાઈ કહેવામાં આવે છે એટલે અહીંયા એ વાત વૈદ વેદની અંદર જ્યાં જ્યાં પણ યજ્ઞના સંબંધમાં વિધાન હોય છે ત્યાં આસતે શબ્દનો પ્રયોગ વધારે થાય છે ક્રિયતેની જગ્યાએ ક્રિયતે કરોતી આવી જાતના ક્રિયાપદની જગ્યાએ આસતે આસ્તે આસાતે આ જાતના શબ્દના પ્રયોગની ત્યાં વધારે ફેશન છે એટલે અહીંયા જે કહ્યું ને કે સત્રમાં સર્વ સ્થળે કૃતિને આસતી કહેલ છે વૈદિક યજ્ઞના જે સત્રોનું આયોજન થાય છે એમાં થનારી જેટલી પણ યજ્ઞ કાર્યો છે એના માટે આસત્ય શબ્દનો ત્યાં પ્રયોગ થતો હોય છે એ શબ્દનો પ્રયોગ ભાગવતના શ્લોકમાં કરવામાં આવ્યો છે સત્રમાં આસતે આ જાતના પ્રયોગ કરવાનું અહીંયા શું પ્રયોજન છે તો એના પાછળનું રહસ્ય અહીંયા એ બતાવી રહ્યા છે કે આ જે સત્ર છે એ બ્રહ્માજીએ જે રીતે યજ્ઞનારાયણના પ્રાકટ્ય માટે સત્રનું આયોજન કર્યું હતું તે ગરિમાનું કે તે કક્ષાનું આ ઉત્તમ પ્રકારનું સત્ર આ ઋષિઓએ આરંભ્યો છે એટલે એમની અહીંયા સરસાઈ બતાવી છે ઉત્કૃષ્ટતા બતાવી છે એમની સ્વરૂપના શ્રોતાઓના સ્વરૂપની જે ઉત્કૃષ્ટતા બતાવવા માટે આ બધા વર્ણન અહીંયા કરવામાં આવ્યા છે ઠીક છે એટલે અહીંયા આપણે જે શ્લોકમાં જે હલો હા હા હલો જે અહીંયા એટલે સ્વર્ગાય અહીંયા જે કહ્યું સ્વર્ગ લોકો એ સ્વર્ગ માટે આપણે આ ભગવાનનો આવિર્ભાવ થાય એ સંદર્ભમાં જ લેવાનું બરાબર એમ કેવા માંગે છે ને હા હા એ રીતે હાજી સારું અહીંયા મને લાગે છે કે આટલું પર્યાપ્ત છે અહીંયા રાખીએ મિત્ર જીજી પ્રશ્ન લે પ્રણામ દંડવટ પ્રણામ જીજી